નાનાએ એવી વાસળી વગાડી નાનાની વાસળી સાંભળીને તો ગોપીઓને સમાધિ રાખે આટલી આનંદ થાય ને ત્યારે આંખ બંધ થઈ જાય યશોડા નાની સમાધિ લાગી આંખો બંધ કરી કનૈયો દોડતો દોડતો ગયો અને માને હલાવે છે માથું તો સુઈ ગઈ કે ના બેટા હું જાગું છું આગળ સાંભળું છું બહુ આનંદ આવે બધા તું બહુ સરસ પડાવે બનાવી વાસકી બાઉસી પણ બધાના શિક્ષે શીખે તારા તારો ગુરુ કહો અને કોને શીખવાડ્યું પેલા હું તારા પેટમાં હતો ને ત્યારે બધું શીખી નથી કેવી વગાડ્યું દાદાએ કહ્યું કે મારા મિત્રોને મેં કહેલું કે જે દિવસે મને વાસળી વગાડતા આવડે તે દિવસે તમને બધાને હું મારા ઘેર જમાડી પણ મારે મિત્રોને જમાડવા કિશોરાજીએ કહ્યું બેટા બધી તૈયારી છે તમે બધા બેસી જાઓ આપણે હું પીરશું માણાએ કહ્યું કે મારે બેસવું નથી મારે આજે પીરસવું માં મને પીરસવામાં બહુ મજા આવે યશોના મૈયા લાલાને સમજાવે કે બેટા હજી તું નાનો છે તને પીરસતા ગમફાવે એમાં મને પીરસવામાં બહુ મજા આવે છે ખાવામાં મને મજા આવતી નથી ખાનાર કરતા પ્રેમથી ખવડાવનારને હજાર ગણો સુખ મળે ખાઈને રાજી થાય એ વૈષ્ણવ નથી જે ખવડાવીને રાજી થાય ખાવાનું સુખ કેવું છે તે બધા જાણે છે આંગણે આવેલાને પ્રભુનું સ્વરૂપ સમજીને પ્રેમથી ખવડાવજો મન મોટું રાખજો તમારા આંગણે જે આવે છે ને તમારું ખાવા આવ્યો નથી એનો ભાગ તમારા ઘરમાં છે લેવા આવ્યો કેટલીક માતાઓ એવી હોય કે આંગણે બે ચાર જણા કોઈ આવીને ઉભા રહે ને તો એમને ગભરામણ થાય કે મારા ઘરમાં હવે કેટલું ખાઈ જશે ચાર જણા કેટલીક માતાઓ એવી પણ હોય છે કે ખવડાવીને રાજી થાય ખાનાર કરતા પ્રેમથી ખવડાવે તેને હજાર ગણું સુખ મળે નારાએ કહ્યું કે મને પીરસવાની બહુ ઈચ્છા પણ પીરસવામાં મજા આવે નાનાળમાં ભગવાનના દર્શન કરીને પ્રેમથી પીરસો કેટલાક પીરસે છે પણ ઉતાવળમાં દોડતા દોડતા જ જાય એવું નહીં ખાનાર ભગવાન છે એવો ભાવ રાખીને પ્રેમથી પીરસો મિત્રો ભોજન કરવા બેઠા છે આજે બાળકૃષ્ણના પીરસવા જાય નાનકડી થાળીમાં માલપુઆ લઈને આવ્યા મિત્રો લાલાને કીધું કનૈયા કનૈયા બહુ જ ભયો બહુ જ ભયો હવે પેટમાં જગ્યા નથી નારાયણ કહ્યું મારા ગુરુએ મને એક મંત્ર એવો આપ્યો છે એ મંત્ર બોલું કે બીજાના પેટનું પણ મને દેખાય તારા પેટમાં હજુ બે માલપુવાની જગ્યા હું બધું જાણું છું કે દાદા મારા પેટના અંદર તને દેખાય છે કે મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે પ્રેમથી પીરસે બાળકો ભોજન કરે મિત્રો સાથે એવો પ્રેમ કર્યો એક બાળકે લાલાને કહ્યું કે તમે ન્યા મારું પેટ બહુ ભરાયું મારાથી તો હવે ઉઠાતું નથી લાલા અહીંયા કોઈ પથારી કરી આપો તો જઈ જવું મારાથી ઉઠાતું નથી બાળકૃષ્ણ એક એકનો હાથ પકડીને ઉઠાવે જળ આપે છે કનૈયો થોડી ગમત પણ કરે પ્રસાદ મારા ઘરનો હતો પણ પેટ તો તારું હતું ને આટલું બધું ખાવો તો શું કરવા તમે કે તું પીરસવા આવે છે વધારે ખવાય एवं विहारैः कौमारैः कौमारम् जह कुरुव्रजे निरायणैः सेतुबन्धैः मरकटोत्प्लवनादिभिः શ્રી કૃષ્ણ વાછરાઓને લઈને ગ્વાલબાળ મિત્રો સાથે જમનાજીના કિનારે આવ્યા એ સમયે કંસ રાજાએ મોકલેલો અઘાસુર નામનો રાક્ષસ ત્યાં અજગર થઈને આવ્યો એ મોડું ફાડીને બેઠો છે અઘાસુરનું મુખ પર્વતની ગુફા જેવું દેખાય બાળકોએ દાદાને કહ્યું કે કન્યા આખી ગુફા છે કે શું અંદર બાળક બોલ્યો છે જે અંદરથી શ્વાસ આવે આ ગુફા નથી આ કઈ જાનવર છે કે શું ત્યારે એક બાળક બોલ્યો છે કે લાલા તું આવે તો અંદર જઈએ આ જાનવર હોય અજગર હોય તો કનૈયો મંત્ર બોલશે એટલે મરી જશે આ બાળકોનો એક નિયમ હતો એકલા શ્રી કૃષ્ણને કોઈ ઠેકાણે જવા દેતા નથી હું લાલાને હાચવું છું એકલો કનૈયો જાય તો એને કોણ હાચવશે બાળકો લાલાની બહુ કાળજી રાખે એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં લાલા સાથે જ રહે અને બાળકોનો એક નિયમ એવો હતો શ્રી કૃષ્ણ વિના બાળકો પણ કોઈ ઠેકાણે જાય નહીં જ્યાં જાય ત્યાં લાલાની સાથે લઈને જાય બને તો તમે પણ નિયમ લે જ્યાં જાઓ ને ત્યાં શ્રી કૃષ્ણને સાથે લઈને જાઓ એકલા જશો ને લોકોનો એવો નિયમ હોય કે જ્યાં જાય ત્યાં પૈસાનું પાકીટ સાથે રાખે સો બસો હોય ને તો ઠીક રહે પૈસો હાથમાં હોય પૈસો સાથે હોય તો માનવ એવું સમજે કે હું સુખી છું અને જે પરમાત્માને સાથે રાખે એને કેવો આનંદ મળતો હોય છે જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે લઈને જાઓ ભગવાનને સાથે લઈને જવાનું એટલે ભગવાનની મૂર્તિ હાથમાં લઈને ફરવાનું એક વૈષ્ણવ ગાડીમાં બેઠા હતા અને વાતો બહુ મોટી મોટી કરે સ્ટેશન આવ્યા પછી એને એટલી બધી ઉતાવળ થઈ કે બીજો સામાન બધો ઉતાર્યો અને એના ઠાકોરજી તો ગાડીમાં જ લઈ ગયા એવી રીતે સાથે લઈ જાય એનો સ્વાર્થ ભગવાનને મનથી સાથે રાખો બે ત્રણ મિનિટ થાય કે ભગવાનના દર્શન કરો ભગવાનને વંદન કરો જે લક્ષ્મી પતિને સાથે રાખે એને કેવો આનંદ મળતો હશે બાળકોનો નિયમ છે જ્યાં જ આવે ત્યાં શ્રી કૃષ્ણને સાથે લઈને ગયા એકલા શ્રીકૃષ્ણને કોઈ ઠેકાણે જવા દે નહીં અને શ્રીકૃષ્ણના બાળકો કોઈ ઠેકાણે જાય નહીં બાળકોએ કહ્યું કે તમે અંદર રમવા જઈએ કે ચાલો એકવાર બાળ મિત્રો ગયા છે અને પાછળથી કનવીઓ પણ ગયા નાનાએ વિચાર કર્યા લોકોનો મારામાં કેવો વિશ્વાસ છે એ ગુહાઓના પાછળ પાછળ ચાલે ભક્તોના પાછળ ભગવાન ચાલે છે શ્રી કૃષ્ણ જાણતા હતા કે આ રાક્ષસ છે આહાસુર પ્રતીક્ષા કરતો હતો શ્રી કૃષ્ણ અંદર આવે છે મોડું બંધ કરું બધાને ગળી દઉં અંદર પ્રવેશ કર્યા પછી પ્રભુએ સ્વરૂપ વધાર્યું એ સ્વરૂપ એવું વધાર્યું છે અઘાસુરના પ્રાણને બહાર નીકળવાનો રસ્તો જ મળતો નથી શ્વાસમાંથી પ્રાણ બહાર જાય છે અંદર આવે એ ક્રિયા નિત્ય થાય છે પ્રતિક્ષણે થાય છે પ્રભુએ મહિમા શક્તિથી સ્વરૂપ વધાર્યું છે અઘાસુરના પ્રાણને બહાર નીકળવાનો રસ્તો જ મળતો નથી અંદર અંદર એના પ્રાણ વ્યાકળાય છે બહુ ગભરાયો પછી તો બ્રહ્મરંદ્રને ફાડીને અઘાસુરના પ્રાણ બહાર આવ્યો મારા એ મિત્રોને કહ્યું છે ત્યાં કઈ ગુફા નથી ચાલો બહાર જઈશું શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે બહાર આવ્યા છે ત્યારે આઘાસુરના પ્રાણ શ્રી કૃષ્ણના ચરણમાં કૃષ્ણ કનૈયા ભગવાનના ચરણમાં એના પ્રાણ લીન થયા પરમાશ્ચર્ય થયું છે આઘાસુરને મુક્તિ મળી થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે તમારા અંદર ભગવાન છે અંદર ઈશ્વર હોવા છતાં જીવ બંધનમાં છે અંદર ઈશ્વર હોવા છતાં આ જીવ અજ્ઞાની છે અંદર ઈશ્વર છે છતાં જીવ દુઃખી છે જે અંદર ભગવાન છે ને એ કોઈને મુક્તિ આપતા નથી કોઈનું દુઃખ દૂર કરતા નથી કોઈને સુખ આપતા નથી અંદર વિરાજેલા પરમાત્મા પ્રકાશમય છે એ મન બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે અંદર ઈશ્વર હોવા છતાં જીવ બંધનમાં છે અંદર ઈશ્વર છે છતાં જીવ અજ્ઞાની છે મુક્તિ ત્યારે મળે છે બહાર ભગવાનનું સ્વરૂપ પધરાવો પ્રભુનો સુંદર શૃંગાર કરો ભગવાનના દર્શનમાં ધરાશો નહીં ભગવાનના દર્શન કરતા કરતા પ્રભુના નામનો જપ કરો આંખમાંથી ભગવાનને અંદર ઉતારો બહારના બહારથી ભગવાન જયારે અંદર આવે અંદરના ભગવાન અને બહારના ભગવાન જયારે એક થાય ત્યારે માયાનું બંધન છૂટે છે ત્યારે જીવ કૃતાર્થ બને છે અંદર ઈશ્વર હોવા છતાં જીવ દુઃખી છે બહારથી ભગવાનને અંદર ઉતારો બહારથી શ્રી કૃષ્ણ જયારે અઘાસુરના પેટમાં રહ્યા ત્યારે એનો ઉદ્ધાર થયો છે અઘાસુર શબ્દનો થોડો વિચાર કરો અઘ શબ્દનો અર્થ છે પાપ અશુ શબ્દનો અર્થ છે પ્રાણ અને ર શબ્દનો અર્થ છે રમે છે પાપ કરવામાં જે સુખ સમજે છે પાપમાં જેના પ્રાણ રમે છે એ બધા આઘાસુર જેવા જ છે માનવ જાણે છે કે પાપ કરીને કોઈ સુખી થયો નથી છતાં માનવ પાપ કરી બેસે માનવને પાપ કરવામાં મજા આવે છે એ જ અઘાસુરનું સ્વરૂપ છે પાપ કરીને કોણ સુખી થયો છે પહેલું પાપ મનમાં આવે પછી પાપ વાણીમાં આવે મન બગડ્યા પછી વાણી બગડે છે અને વાણી બગડ્યા પછી વર્તન બગડે મનમાં પાપ આવે ને ત્યારે જોરથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ જોરથી કીર્તન કરો તમે બેઠા છો અને મન પાપ કરવા લાગે તો એકદમ ઊભા થા એ જગ્યા છોડી દેજો તમે ઊભા છો અને મનમાં પાપ આવે તો બેસી જા પાપ એ પહેલું મનમાં આવે પછી પાપ વાણીમાં આવે પછી વર્તનમાં આવે પેલું મન બગડે છે મનમાં પાપ આવે ત્યારે મનને સમજાવો મહાદોષની કથાથી સાંભળે છે આવા ખરાબ વિચાર કરે કદાચ મનમાં પાપ આવે તો ભલે આવે વાણી બગડે નહીં જેની વાણી બગડે છે એનું જ વર્તન બગડે માનવ જયારે કોઈ પણ ખરાબ કામ કરે છે એના પહેલા એ ખરાબ શબ્દ બોલે ખરાબ શબ્દ ન બોલે ત્યાં સુધી ખરાબ કામ થાય જ નહીં વાણી બગડે તો જ વર્તન બગડે વ્યાકરણ શાસ્ત્રનો એક સિદ્ધાંત છે કોઈ પણ ક્રિયા શબ્દોચ્ચાર પૂર્વક જ થાય નશોષ્ટિ પ્રત્યયો લોકે યશ શબ્દાભિગમાદૃતે માનવ જે કોઈ ક્રિયા કરે છે તેના પહેલા બે મિનિટ એવા શબ્દો બોલે કદાચ જીભથી ન બોલે પણ મનથી બોલે છે મન પણ વાણી છે ખરાબ શબ્દ ન બોલે ત્યાં સુધી ખરાબ કામ થતું નથી કદાચ મન બગડે તો ભલે બગડે વાણી બગડે નહીં જીભથી પ્રભુના નામનો જપ કરો સંતો જે આજ્ઞા આપે છે એનું એ જ કારણ ખરાબ શબ્દ બોલશે તો જ ખરાબ કામ થશે ગમે તે થાય ખરાબ બોલશો નહીં અમંગલ બોલવું નહીં કદાચ મનમાં પાપ આવે તો ભલે આવે વાણીમાં પાપ આવે નહીં વાણી શુદ્ધ હોય તો વર્તન બગડે નહીં વાણી બગડે છે ત્યારે વર્તન બગડે પાપ મનમાં આવે ને ત્યારે તમારાથી બને તો સ્નાન કરો પ્રભુનું ધ્યાન કરો જોરથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરો જીવનમાં એક દિવસ એવો આવશે તો તમને પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થશે જયારે એવું લાગે કે મન હવે હાથમાં નથી મન છટકી ગયું છે હવે પાપ થવાનું છે ત્યારે પાપ કરજો પણ જયારે પાપ કરો ત્યારે ભગવાનને સાથે રાખજો કથાનો એક જ શબ્દ પકડી રાખશો નહીં નહીં તો તમે આટલું જ ધ્યાનમાં રાખશો મારા જેવું બોલ્યા હતા કે પાપ કરજો પાપ કરજો એવું બોલ્યા નથી પાપ મનમાં આવે તો સ્નાન કરો પાપ મનમાં આવે તો મનને ધિક્કારો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરો આ બધું કર્યા પછી પણ પાપ થશે આ જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો અને તે પાપના સંસ્કાર એના બુદ્ધિમાં દૃઢ થયેલા હોય છે અને એ સંસ્કાર જાગે તે ડાયો માણસ મૂર્ખ થઈ જાય જ્યારે એવું લાગે ત્યારે મન હાથમાં નથી પાપ થવાનું છે ત્યારે પાપ કરો પણ શ્રી કૃષ્ણને સાથે રાખીને કરો ભગવાનને વંદન કરીને કહેજો કે હવે હું પાપ કરું છું મારું મન માનતું નથી ભગવાનને સાથે રાખીને પાપ કરે ભગવાનને કહીને પાપ કરે ધીરે ધીરે પાપ છૂટે છે જ્યારે પાપની સજા થાય ને ભગવાન કે આવું પાપ કર્યું છે તને આ સજા હવે ભોગવવી પડશે ત્યારે ભગવાનને હાથ જોડીને કહી શકાય કે તમને સાથે રાખીને પાપ કર્યું છે હવે અડધી સજા તમે ભોગવશો ને અડધી હું ભોગવી તમને મેં સાથે રાખ્યા ચોર સાથે જે ફરે ને એને સજા થાય કદાચ એ ભલે તે કે મેં ચોરી કરી નથી કે ભાઈ તે ચોરી તો કરી નથી પણ તું ચોર સાથે હતો જ્યારે પાપ થાય ત્યારે ભગવાનને સાથે રાખ ભગવાનને કહીને પાપ કરજો ધીરે ધીરે પાપ છૂટશે પુણ્ય કરવું એ સહેલું છે પાપ છોડવું એ બહુ કઠણ પાપ જલ્દી છૂટતું નથી જ્યારે જીવનમાં એવો પ્રસંગ આવે કે પાપ થવાનું છે ત્યારે ભગવાનને હાથ જોડીને કહેજો કે મારું મન માનતું નથી હવે હું પાપ કરું છું હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતા બોલતા પાપ કરો ધીરે ધીરે પાપ છૂટશે અઘાસુર એ પાપાસુર છે અઘાસુરનો પ્રભુએ ઉદ્ધાર કર્યો બાળકો રોજની કથા માતાઓને રોજ સંભળાવે પણ આ આઘાસુર વજનની કથા એક વર્ષ પછી સંભળાવી યત કૌમારે હરિકૃતમ કૌગંડે પરિકીર્તિતમ એક વર્ષ પછી આ લીલામાં બાળકો માતાઓને સંભળાવે રાજાને બહુ આશ્ચર્ય થયું કે મહારાજ રોજની કથા બાળકો રોજ સંભળાવતા હતા અને આ અઘાસુર વનની લીલા એક વર્ષ પછી સંભળાવી તેનું શું કારણ થયું એક વર્ષ સુધી બાળકો ક્યાં હતા રાજાએ પ્રશ્ન કર્યો છે સુખદેવજી મહારાજનું હૃદય નીકળ્યું છે સુખદેવજી મહારાજની આંખો ભીમી થઈ શરીરમાં રોમાંચ આવ્યા છે શ્રી કૃષ્ણનું સ્મરણ થયું મારા શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે શ્રી કૃષ્ણ અતિશય પ્રેમ કરે છે ખરેખર આ જીવ એવો અભાગ્ય છે ભગવાનના સ્વરૂપને સ્વભાવને જાણતો નથી અને તેથી એ જગતના પાછળ પડે જે પરમાત્મા સાથે પ્રેમ કરે એને પરમાત્મા પરમાત્મા બનાવે છે કોઈ શ્રીમાનની બહુ ખુશામત કરશો કોઈ શ્રીમાનની તમે બહુ ચાકરી કરશો એ તમને શું આપશે પાંચ હજાર દસ હજાર પચાસ હજાર અડધો ભાગ કદાચ આપશે સોળાની ભાગ આપશે સોળાની ભાગ આપનારા જગતમાં કોઈ થયો નથી થશે નહીં શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરનારને શ્રી કૃષ્ણ સોળાની ભાગ આપે જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે તો ઈશ્વરે જીવને ઈશ્વર બનાવે ભગવાન અતિ ઉદાર છે અતિશય પ્રેમ કરે છે આ માનવને પ્રભુના સ્વભાવનું જ્ઞાન નથી પરમાત્માના સ્વરૂપને જાણતો નથી અને તેથી જગતના પાછળ પડે પરમાત્મા અતિશય પ્રેમ કરે છે અતિ ઉદાર છે સુખદેવજી શ્રી કૃષ્ણનું સ્મરણ થયું છે તે હૃદય પી મારા ભગવાન અતિ ઉદાર છે ખરેખર આ જીવ અભાગ્ય છે જગતના પાછળ પડે ભગવાનના પાછળ પડતો નથી આ અધ્યાયમાં રાસલીલાની કથા સંતો રાસલીલાની કથા ત્રણ ચાર પ્રકારથી કરે એક રાસલીલા વૃદ્ધ ગોપીઓ સાથે રમ્યા એક રાસલીલા યુવતી ગોપીઓ સાથે રમ્યા એક રાસલીલા ગાયો સાથે છે અને એક રાસલીલા ગોવાળ મિત્રો સાથે છે શ્રી કૃષ્ણ યુવતી ગોપીઓ સાથે રાસ રમે છે એ કથા આવતીકાલે આવશે આ અધ્યાયમાં વૃદ્ધ ગોપીઓ સાથે ગાયો સાથે અને ગોવાઓ સાથે રાસ રમ્યા છે તેનું વર્ણન છે યુવતી ગોપીઓ સાથે રાસ રમે છે તે કથા ઓગણત્રીસમાં અધ્યાયમાં આવશે આ તેરમો અધ્યાય ચાલે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ વૃદ્ધ ગોપીઓ સાથે રાસ રમ્યા છે રાસ એટલે શું ઉપનિષદોમાં વર્ણન છે પરમાત્મા રસમય છે રસમય પરમાત્માને મળે રસમય પરમાત્મા સાથે એક થાય એને જ રાસ કે આ ગોકુળમાં જે વૃદ્ધ વૃદ્ધ ગોપીઓ હતી અને તે લાલાના દર્શન કરે એમને આનંદ થાય પણ આ વૃદ્ધ ગોપીઓને શ્રી મિલનની ભાવના જાગે મારે ભગવાનને મળવું છે આ ગોપીઓ લાલાના દર્શન કરે ને ત્યારે મનથી મળે પણ પ્રત્યક્ષ મિલનની ભાવના છે યશોદા મંડ્યા લાલાને છાતી સાથે ચાપે ત્યારે માને કેવો આનંદ થતો હોય એવો આનંદ મને ક્યારે મળશે મારે લાલા સાથે એક થવું છે આ જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય ત્યાં સુધી દુઃખ છે આ જીવ જયારે ઈશ્વર સાથે એકરૂપ બને છે ત્યારે જ પૂર્ણ આનંદ પ્રગટાય વેદોમાં વર્ણન છે દ્વિતીયાદ્વય ભયમ ભવતી ઉદર અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી જીવ ઈશ્વરથી થોડો પણ જુદો છે ત્યાં સુધી કાળની ભીતિ છે જીવ જ્યારે પરમાત્મા સાથે એકરૂપ થાય રાસમાં જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે આ વૃદ્ધ ગોપીઓને પરમાત્મા સાથે એક થવાની ભાવના છે ગોકુળમાં જે ગાયો હતી ને એ ગાયો લાલાના દર્શન કરે ગાયોને આનંદ તો થાય પણ ગાયોના હૃદયમાં એવો પ્રેમ જાગે લાલાને મળવું છે ગાયો લાલાને કેવી રીતે મળે તે ગાયોના હૃદયમાં એવો પ્રેમ જાગે છે કે વાછડો મને જેમ ધાવે છે તેમ કનૈયો મને ધાવે ને તો પછી હું લાલાને મળું ગાય જયારે વાછડાને ધવરાવે છે ત્યારે ગાય અને વાછડો બે મટીને એક થઈ જાય એમનું અદ્વૈત કેવું છે તે ત્રીજો સમજી શકે નહીં ગાય જાણે કે વાછડો જાણે આ ગાયોના હૃદયમાં એવો પ્રેમ જાગે કે કનૈયો મને ધાવે મારે લાલા સાથે એક થવું છે લાલાને મળવું છે કને જો મને ગાવે ને તો હું લાલાને મળું આ અધ્યાયમાં ગાયો સાથે રાસ છે આ અધ્યાયમાં ગોવાળ મિત્રો સાથે રાસ છે આ તેરમો અધ્યાય ચાલે बिभ्रद वेणुम् जठरपतयो शृङ्गवेत्रे च कक्षे वामे पाणौ मसृणकवलम् तत्फलान्यङ्गुलीषु तिष्ठन्मध्ये स्वपरिसुहृदो हासयन्नरमभिस्वैः स्वर्गे लोके निशति बुभुजे યજ્ઞભુગબાલકેનિહ સુખદેવજી મહારાજ કથા કરતા નથી દર્શન કરતા કરતા બોલે છે બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા ભૂખ લાગી કે ચાલો જમનાજીના કિનારે પંગત પાડી શ્રી યમુનાજીના કિનારે વૃક્ષોની છાયામાં ગ્વાલ બાળ મિત્રો સાથે ભોજન કરવા બેઠા આ બાળકોનો બહુ પ્રેમ છે બાળકોને એવી ઈચ્છા છે શ્રી કૃષ્ણને અડકીને જ બેસવું શ્રી કૃષ્ણથી દૂર બેસે એને આનંદ મળે નહીં મારે શ્રી કૃષ્ણનો સ્પર્શ કરીને જ બેસવું અને બાળકો અનેક છે અને શ્રી કૃષ્ણ એક જ છે અનેક બાળકોને કેવી રીતે મળી શકે રાસલીલામાં એક જ સમયે સર્વ ગોપીઓને મળ્યા છે પ્રત્યેક ગોપીને એવો અનુભવ થયો કે મારી સાથે છે મને જ મળે છે મારા ઉપર એમનો બહુ પ્રેમ છે આજે ભોજન લીલામાં પણ પ્રભુએ એવી ગમત કરી છે પ્રત્યેક બાળકને એવો અનુભવ કરાવ્યો કે તને અડકીને જ હું બેઠો છું સુખદેવજી મહારાજ આ કથા સમાધિ ભાષામાં વર્ણન કરે છે આજની પંગત કમળના જેવી છે કમળના મધ્યમાં ગાભો હોય છે અને તે ગાભા પાસે નાની નાની પાકળીઓ હોય છે મોટી પાકળી ગાભાથી દૂર દેખાય મોટી પાકળી ભલે ગાભાથી દૂર દેખાય પણ પ્રત્યેક પાકળીનો સંયોગ ગાભા સાથે થયેલો છે આજે પ્રત્યેક બાળકને એવો અનુભવ કરાવ્યો કે હું તને સ્પર્શ કરીને જ બેઠો છું હું તારી સાથે જ છું આવી લીલા તો શ્રી જ કરી શકે અનેક બાળકો છે અને તે બાળકોને એક જ સમય એવો અનુભવ કરાવ્યો હું તારી સાથે જ બેઠો છું બધાને એવું લાગે છે કે હું દાદાને અડકીને જ બેઠો છું હજાર પાકળીનું કમળ હોય મોટી પાકળી ગાભાથી ભલે દૂર દેખાય પણ એ પાકળીનો સંયોગ ગાભા સાથે થયેલો જ હશે આજની પંડત કમળના જેવી બનાવી આ બાળકોનો બહુ પ્રેમ છે ઘેરથી જે કંઈ લઈ આવે ને એ સારામાં સારું જે હોય એ લાલાના માટે જુદું રાખે જે મધ્યમ હોય એ મિત્રોને આપે અને જે ખરાબ હોય તે પોતે ખાય આ પ્રેમનું લક્ષણ છે સારું બીજાને આપવું સારું મારા માટે એને જ આસક્તિ કે સારું ભગવાનના માટે સારું બીજાના માટે એને જ ભક્તિ કે બાળકોનો એવો નિયમ છે સારામાં સારું જે હોય તે નાનાના માટે જુદું રાખે જે મધ્યમ છે તે મિત્રોને આપે અને જે ખરાબ હોય તે પોતે ખાય બાળકો સાથે પ્રેમથી વાતો કરે એક બાળકે લાલાને કહ્યું કે કન્યા કન્યા મારી માએ તારા માટે જલેબી બનાવી મારી માએ મને એવું કહ્યું છે કે લાલાના હાથમાં તું આપે ને તો કનૈયો કદાચ બીજા કોઈને આપી દેશે હું તારા હાથમાં આપવાનો નથી હું તારા મુખમાં જ આપી મારી માની બહુ ઈચ્છા છે કનૈયો જલેબી આરો શ્રી કૃષ્ણ ભોજનમાં પણ મિત્રોને બોધ આપે લાલાએ કહ્યું કે તું મને એકલાને જલેબી આપે છે મારા ગુરુએ મને કહ્યું છે જે એકલો ખાય તે બીજા જન્મમાં બિલાડી થઈ જાય કોઈ દિવસ એકલા ખાશો નહીં થોડું હોય ને તો થોડામાંથી પણ થોડોક ભાગ બીજાને આપે કેટલાક લોકો એવા હોય છે વધારે હોય તો ઉદારતા બતાવે પણ દ્રાક્ષ બહુ થોડી હોય અને દ્રાક્ષ ખાતા હતા અને જોયું કે ભાઈ ભાઈબંધ આવે છે બે છોકરાઓ સાથે જ તરત અંદર મૂકી દે અંદર મૂકી પેલો આવે તમારા ઘેર કોઈ આવે નહીં એ તમારું ખાવા માટે આવ્યો નથી એનો ભાગ તમારા ઘરમાં છે અને પોતાનો ભાગ લેવા માટે આવ્યો આજે તમે ના આપો તો એક દિવસ યાદ સાથે આપવું પડે કોઈ કોઈનું ખાતો નથી મન મોટું રાખજો જેના મનમાં ખૂટે ને એના ઘરમાં ખૂટે બાળકોનો શુદ્ધ પ્રેમ છે એનો પ્રેમ ઓછો થાય છે માનો પણ પ્રેમ ઓછો થાય છે જીવ ઈશ્વરનો સંબંધ પિતા પુત્ર જેવો માતા પુત્ર જેવો સંબંધ જીવ પરમાત્માને પ્રેમથી જ વશ કરી શકે પરમાત્મા સાથે પ્રેમ કર કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી પ્રત્યેક જીવ પ્રેમ તો કરે છે પણ ઘણા ભાગે જગત સાથે પ્રેમ કરે એ જળ વસ્તુ સાથે પ્રેમ કરે કેટલાક લોકો તો હવે કપડા સાથે બહુ પ્રેમ કરવા લાગે આ સુધરેલા લોકો મંદિરમાં દર્શન કરવા જતા નથી અને કદાચ જાય ને તો કોટને કપડાને હાંચવીને વંદન કરે એમને સાષ્ટાંગ વંદન કરતા સંકોચ થાય છે મારા કપડા કદાચ બગડી જાય તો માનવ જેટલી કપડાની કાળજી રાખે છે એટલી ભગવાન મનની કાળજી રાખે છે માનવ જેટલો પ્રેમ કપડામાં રાખે છે એટલો પ્રભુમાં રાખે છે કપડાનો એકાદ ડાઘો પડ્યો હોય તો તે માનવને સહન થતું નથી માનવ જોતો નથી જાણતો નથી મારા મનને કેટલા ડાઘા પડ્યા નરક કપડ નકો નરક હૈ नरक पड़न को नाय यश दातन को गात है यशोदा तनय को ना कोई पर जीव प्रेम कराया बिना रही सकते नहीं प्रेम तो बधाज करे जीव परमात्मा साथ प्रेम करते संसार कुछ पदार्थों साथ बहु प्रेम करे પ્રેમ પરમાત્મા સાથે કરો જગત સાથે વેર ન કરો પણ ખૂબ ધ્યાનમાં રાખો આ જગતે બહુ પ્રેમ કરવા લાયક નથી જીવનમાં એવો અનુભવ થાય માનવ જે જેનાથી એને સુખ મળ્યું છે એ જ એને દુઃખ આપ્યું ઘણા ભાગે અનેક વાર મિત્ર એ જ શત્રુ થઈ જાય જે શત્રુ નથી એ શત્રુ થતો નથી અને કદાચ થાય તો એ ત્રાસ આપતો નથી ઘણા ભાગે મિત્ર એ જ શત્રુ થાય જીવનમાં અનેક વાર એવા અનુભવ પણ માનવને થાય તમે જેના માટે શરીર ઘસાવો છો જેના માટે પૈસાનો ભોગ આપો છો જેની તમે બહુ આશા રાખો છો મારા ઉપયોગમાં આવશે મારા માટે સારું બોલશે મારું કામ કરશે એ જ માનવ સાધારણ કારણથી તમારો શત્રુ થઈ જશે લેણદેણનો સંબંધ પૂરો થાય ને કે મિત્ર શત્રુ થઈ જાય એ પછી સાથે રહી શકે જ નહીં મિત્ર વિશ્વાસઘાત કરે છે ત્યારે બહુ દુઃખ થાય ભગવાન જીવનમાં આવા પ્રસંગો એટલા માટે ઉભા કરે છે કે માનવ સમજે કે કોઈ પણ માનવ સાથે વધારે પ્રેમ કરવો એ સારું નથી તમે જે માનવ સાથે વધારે પ્રેમ કરો છો એક દિવસે તમને છોડીને જશે અથવા તમે છોડીને જશો કદાચ છોડીને ન જાય અને સાથે રહેતો હોય પણ લેણ દેણનો સંબંધ ન હોય તો પછી તમારી સાથે પ્રેમ કરી શકે જ નહીં જીવનમાં એવા અનેક અનુભવ જીવને થાય મિત્ર દગો કરે જેની આશા રાખતા હતા એ જ ત્રાસ આપે સાધારણ કારણથી અનેકવાર મિત્ર શત્રુ જેવો થઈ જાય જગત સાથે વેર ન કરો પણ ખૂબ ધ્યાનમાં રાખજો કોઈ માનો વધારે પ્રેમ કરવા લાયક નથી કોઈ મળે ને તો હાથ જોડે જય શ્રી કૃષ્ણ કરો બે મધુર શબ્દ બોલો પણ કદાચ કોઈ તમને ન મળે તો એનું ચિંતન ન કરો બે મહિના થયા ત્રણ મહિના થયા ભાઈ મને મળ્યા નથી કોઈ મળે તો સારું અને કોઈ ન મળે ને તો વધારે સારું છે મારે તો ભગવાનને મળવું છે માનવનો સંયોગ જેનો સંયોગ સુખ આપે છે એનો વિયોગ પછી બહુ દુઃખ પણ આપે જગત સાથે વિવેકથી પ્રેમ કરો વિયોગ થવાનો છે એ ધ્યાનમાં રાખીને પ્રેમ વધારે પ્રેમ પરમાત્મા સાથે કરો એકવાર જે જીવ ભગવાનને મળે છે એનો પછી પ્રભુને એને વિયોગ થતો નથી પરમાત્માને જે મળ્યો તે પરમાત્મા સાથે એકરૂપ થાય છે સંસારનો સંયોગ વિયોગ માટે પરમાત્મા સાથે પ્રેમ કરો જગત સાથે દૂરથી પ્રેમ કરો જગત સાથે બહારથી પ્રેમ બતાવજો અંદરથી પ્રેમ ઈશ્વર સાથે કરો કદાચ તમને એમ શંકા થશે કે મારા કથામાં તમે અનેક વાર એવું કહો છો કે ભગવાન સાથે પ્રેમ કરો પણ પ્રભુમાં પ્રેમ થાય એવો કોઈ ઉપાય બતાવો ભગવાનમાં પ્રેમ થતો નથી હું મંદિરમાં જઉં છું હું કથા સાંભળું છું પણ પ્રભુમાં કંઈ પ્રેમ થતો નથી તમે ઘરના લોકો સાથે કેમ પ્રેમ કરો છો પતિ એવું સમજે છે કે પત્ની મને સુખ આપે પત્ની એવી કલ્પના કરે છે કે પતિના લીધે હું સુખી ઘરના લોકો સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય કદાચ કોઈ એવો વિચાર કરે કે પતિ કે પત્ની મને ત્રાસ આપે છે તે પ્રેમ કરી શકે નહીં ઘરના લોકો સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય તમે આજથી એવો નિશ્ચય કરો કે મારા ભગવાન મને સુખ આપે કોઈ કોઈને સુખ આપી શકે નહીં કોઈ કોઈને દુઃખ આપી શકે નહીં આ તો બધા કરેલા કર્મનું ફળ ભોગવવા માટે ભેગા થાય સુખ તો ભગવાન આપે થોડું પણ ઠંડુ પાણી મળે ને એ પાણી તમને કોને આપ્યું પાણી કોને બનાવ્યું ઠંડુ પાણી મળે તો મનને સમજાવો કે આ પ્રભુએ મને આપ્યું પાણી પીતા પહેલા પરમાત્માનું સ્મરણ કરો પાણી પીતા પહેલા પ્રભુના ઉપકારને યાદ કરો ભગવાનની કૃપાથી મને સુખ મળે છે એવું વારંવાર જે ચિંતન કરે છે એનો પ્રભુમાં પ્રેમ જાગે ભગવાન મને સુખ આપે છે ભગવાનની કૃપાથી મને ધન મળે છે થોડો વિચાર કરો તમને જે ધન મળ્યું છે તમને જે માન મળે છે તમને જે સુખ મળ્યું છે એ તમારી લાયકાતથી મળ્યું થોડી અંદર નજર કરો વિચાર કરો મારું જીવન કેવું હતું મેં જવાનીમાં શું કર્યું છે મેં આજ સુધી આંખથી મનથી પાપ કેટલું કર્યું છે હું લાયક છું તમે શાંતિથી વિચાર કરશો અંદરથી અવાજ આવશે કે હું લાયક નથી હું લાયક નથી છતાં પ્રભુએ મને ધન આપ્યું છે પ્રભુ કૃપાથી હું સુખી છું ભગવાન સજા કરે છે કર્મ પ્રમાણે સજા કરતા નથી પાપના પ્રમાણમાં બહુ જ ઓછી સજા કરે ખરેખર જીવને ભગવાન કરેલા કર્મ પ્રમાણે જ સજા કરતા હોય તો બાર વાગે પાણી મળે તેની શંકા છે આ જીવના કર્મ એવા નથી કે આંખથી જીભથી મનથી બહુ બહુ પાપ કરે લોકો પુણ્યને યાદ રાખે છે પણ પાપને ભૂલી જાય તમારાથી કોઈ સારું કામ થાય ને તે ભૂલી જાઓ તમારાથી કોઈ પાપ થયું હોય એ ભૂલશો નહીં યાદ રાખજો સારું કામ જે કંઈ થાય છે તે ઈશ્વર જ કરે માનવ કોઈ પણ સત્કર્મ કરે છે ત્યારે માનવમાં પરમાત્માનો પ્રવેશ થયેલો હોય ભગવાન જ સત્કર્મ કરે ખોટું જે કંઈ થાય છે માનવ કરે માનવ માયાના આધીન છે માનવ વાસનાના આધીન છે જે ખોટું થાય છે તે મેં કર્યું છે અને જે કંઈ સારું થયું એ પ્રભુએ કર્યું છે કોઈ પણ સારું કામ થાય ને એ યાદ રાખવાની શી જરૂર છે પ્રભુએ કર્યું છે મેં કર્યું જ નથી કેટલાક લોકો એવું બોલે છે કે ભગવાને કર્યું છે પણ એમને યાદ આવે છે કે મેં કર્યું અને યાદ આવે ને તો પછી કોઈ દિવસ પણ બોલશે તમારાથી કોઈ પણ સારું કામ થાય તે ભૂલી જાઓ મેં કર્યું જ નથી પરમાત્મા જ કરે કેટલાક લોકો એવું સમજે છે કે માનવ નિમિત્ત છે ઈશ્વર બધું કરે આપણા શાસ્ત્રોમાં એક ઠેકાણે એવું પણ લખ્યું છે માનવ નિમિત્ત પણ એવું લખ્યું છે સત્કર્મનું મુખ્ય કારણ પરમાત્મા છે અને નિમિત્ત કારણ પણ ભગવાન જ છે જીવ એવો દુષ્ટ છે કોઈ ખોટું કામ કરતો હોય ત્યારે જીવ નિમિત્ત બને સત્કર્મમાં મુખ્ય ભગવાન અને નિમિત્ત પણ ભગવાન તમારાથી જે કોઈ સારું કામ થાય એ ભૂલી જાઓ તમે સત્કર્મ કર્યા પછી છેલ્લો સંકલ્પ કરવો પડે છે अनेन कर्मणा भगवान् परमेश्वरः प्रीयतान् मम સત્સત્કૃષ્ણાર્પણમસ્તુ ન મમ બોલીને પાણી છોડવાનું હોય છે એનો અર્થ એ છે કે મેં કર્યું જ નથી કેટલાક પાણી તો છોડે છે પણ એનો અર્થ સમજતા નથી ન મમ બોલીને પાણી છોડે એનો અર્થ એ છે આ બધું પ્રભુએ જ કર્યું છે કરતા તારવતા પરમાત્મા છે હું તો હાથ જોડીને ઉભો છું માનવ પાપ ઘણું કરે છતાં પરમાત્મા પ્રેમ રાખે પ્રભુ અતિ ઉદાર છે ભગવાન પણ સહન કરે તેવું લખ્યું છે અતસ્તુ પુનરીકાક્ષ સહેપે નિકટે સ્થિત આ કલયુગમાં કેટલાક જીવ એવા છે કે ભગવાનને સંભળાવે છે ભગવાનનું અનાદર કરે છે ભગવાન પણ સહન કરે છે જે સર્વશક્તિમાન જે જગતના માલિક છે એને પણ સહન કરવું પડે તમારા મનને વારંવાર સમજાવો પ્રભુએ મને જે સજા કરી છે તે ઓછી કરી હું મેં બહુ પાપ કર્યું છે હું લાયક નથી છતાં પ્રભુએ મને ધન આપ્યું હું માન આપવા લાયક નથી મને ભગવાન માન આપે આવો વારંવાર વિચાર કરશો ને તો ભગવાનમાં પ્રેમ થશે પ્રભુ કૃપાથી હું સુખી છું હું લાયક નથી છતાં પ્રભુએ મને ધન આપ્યું પરમાત્માના ઉપકારનું સ્મરણ કરો પ્રભુમાં પ્રેમ જાગશે તમારા હાથે કોઈ પાપ થયું હોય તે ભૂલશો નહીં પાપને સાધારણ ગણશો નહીં કેટલાક લોકો પાપ તો કરે છે એમને થોડો મનમાં ખટકો પણ લાગે છે પણ પછી મનને સમજાવે છે પાડોશના લોકો તો બહુ પાપ કરે છે એમના કરતા તો હું લાયો છું ને મેં પાપ કર્યું છે તે બહુ મોટું નથી બીજા લોકો ઘણા પાપ કરે છે બીજાનો વિચાર કરવાની મારી શી જરૂર તમારા કર્મનો જવાબ તમારે આપવાનો છે પ્રભુની મારા ઉપર બહુ કૃપા છે પરમાત્માના ઉપકારનું સ્મરણ રાખશો ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ જાગશે માનવનો પ્રેમ સંસારના વિષયોમાં વિખરાયેલો હોય અનેક જગ્યામાં વિખરાયેલા પ્રેમને ત્યાંથી ઉઠાવીને ભેગો કરો અને પરમાત્માને પ્રેમ અર્પણ કરો પૈસામાં પ્રેમ હોય છે ઘરમાં પ્રેમ હોય છે કપડામાં પ્રેમ હોય છે <laughs> અરે ચંપલમાં પણ કેટલાકનો પ્રેમ હોય અનેક જગ્યામાં પ્રેમ વિખરાયેલો છે અને તે વિખરાયેલા પ્રેમને ત્યાંથી ઉઠાવીને ભેગો કરો પરમાત્માને પ્રેમ આપો તમારો જ્યાં પ્રેમ છે એનું તમને સ્મરણ થાય માં ગમે ત્યાં જાય પણ માનું મન બાળકમાં જ હોય અને બાપો જાગ્યો હશે અને બાળકને ભૂખ લાગી હશે માં જે બાળકને ભૂલી શકતી નથી માતાનો બાળકમાં પ્રેમ હોય જ્યાં તમારો પ્રેમ છે એ તમને બહુ યાદ આવશે પ્રેમનું એ લક્ષણ છે એનો એ જ ભક્તિ કરી શકે શ્રી કૃષ્ણના વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે જેને સંસાર બહુ સરસ લાગે છે એ શું ભક્તિ કરતો હશે ભક્તિ એટલે પ્રેમ છે પરમાત્માને પ્રેમ આપજો વૈષ્ણવો પ્રેમથી પ્રભુને વશ કરે છે ભગવાન સર્વશક્તિમાન છે પણ પરમાત્મા પ્રેમ પરતંત્ર હાથ છુડાતે જાત હો નિબલ જાન કે મોહી પણ જાવું કે જબ હૃદય હશે સવલ કહું ગયે તો સુરદાસજી મહારાજ એવું બોલ્યા છે સુરદાસજી મહારાજ જન્મથી અંધ નથી એમને આંખો હતી પણ આંખથી પાંચ થવા લાગી સુરદાસજીને એવું થયું કે આ આંખ મનને બગાડે પાપ કરવા માટે આંખ પ્રભુએ આપી નથી પવિત્ર ગ્રંથોનું વાંચન કરવા માટે પરમાત્માના દર્શન માટે પ્રભુએ આંખ આપી આંખથી બહુ પાપ થવા લાગ્યું શું દાદીને તે ઠીક લાગ્યું નહીં જાણીને આંખો ફોડી દીધી આંખો ફોડીને સુરદાસજી અંધ થયા છે એ વૃંદાવનમાં રહેતા સુરદાસજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણલાલ હું ખુરશનું બાળ સ્વરૂપ સુરજીને બહુ ગમે બાળકૃષ્ણનું ધ્યાન કરે બાળકૃષ્ણની લીલાનું વર્ણન